આજે સોનો ક્રમ છે શરૂ કરો હાજી જી આજે તેનો ક્રમ મારો ક્રમ છે આજે હા તો આજે મારો શ્લોક છે એકત્રીસમો તો એની આગળનું આપણે જોયું આગળ કે વ્યાસનો આજે અધ્યાય છે એ વ્યાસજીની ચિંતાને નિરૂપણ કરતો અધ્યાય છે તો વ્યાસજીને ચિંતા કેમ થઈ તો કે જે વ્યાસજીએ જે વેદના ચાર ભાગ કર્યા ઇતિહાસ પુરાણ વગેરે વેદો રચ્યા સ્ત્રીઓ સૂત્રો અને દ્વિજોને વગેરેને અધ્યયનનો અધિકાર થાય એ માટે મહાભારતની રચના કરી છતાં એમને મનમાં જે પ્રસન્નતા ન થઈ તો એનું કારણ વિચારવા વિચારે છે ને બેઠા છે એને ત્યારે જે નારદ આવે છે એનો આખો આ એક પ્રસંગ છે બધો એમાં હવે ગઈકાલે જે આપણે જોયું એ પ્રમાણે વ્યાસે જે ધર્મો કર્યા એનાથી પ્રાપ્ત જે ફલ નથી થયું તો એ ફલ પ્રાપ્ત ન થવાનું કારણ શું એમને હવે એની એ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી કે હવે આ મને જે મેં આટલા બધા કાર્ય કર્યું આ આટલું કાર્ય ભગીરથ કાર્ય કર્યું છતાંય મને એનું એનું ફળ કેમ ન મળ્યું તો એનું એ કારણ વિચારતા હતા તો યોગથી ઉત્પન્ન થયેલા ગુણથી સુજેલું કારણ નીચેના શ્લોકમાં કહે છે એટલે યોગ શક્તિ થી એમને હવે ઉત્પન્ન જે ગુણો થયા એનાથી એમને કારણ શોધ્યું અને એ હવે નીચેના શ્લોકમાં કહે છે કિંવા ભગવતા ધર્મ ન પ્રાયણ નિરોપિતા પ્રિયા પરમહંસા નામ તો એવ અચ્યુત પ્રિયા અથવા શું પરમહંસો ને પ્રિય ભગવાનના સંબંધ વાળા ધર્મો ઘણા પ્રકારે કહેલા નથી તેઓ જ નિશ્ચય અચ્યુતને પ્રિય છે એટલે અહીં એવું કે છે કે જે વ્યાસજી છે એમને પરમહંસોના પ્રિય જે ભગવાનના સંબંધી જે ધર્મો છે એનો અહીંયા નિરૂપણ નથી કર્યું એટલે કદાચ આ હોઈ શકે એવું એક અહીંયા એ છે તો કે જે એ એક ધર્મો કેવા છે તો કે અચ્યુત ને પ્રિય છે એટલે જે પરમ પરબ્રહ્મ છે એને પ્રિય જે ધર્મો છે એ નથી કયા ભાગવતાહા હવે એને એ કયા ધર્મો છે તો અહીંયા કે જે ભાગવતાહા એટલે પ્રમાણથી સાધનથી અને ફલથી ભગવાનના સંબંધવાળા ધર્મો તેમને આચર્યા પરંતુ કહેલા નથી એટલે એ ભાગવત ભાગવતા એટલે શું કે ભગવાનના સંબંધવાળા જે ધર્મો છે એ એમને પ્રમાણથી સાધનથી અને ફલથી આચર્યા તો છે પણ એમને એનું નિરૂપણ નથી કર્યું એટલે કહ્યા નથી મારો અધિકાર નિરૂપણ કરવાનો છે બધા બધાના બધા ધર્મોનું નિરૂપણ કર્યું પરંતુ પરમહંસોના પ્રિય ધર્મોનું નિરૂપણ નથી કર્યું એટલે એમને જે આગળ બતાવ્યું ને એ પ્રમાણે એ બધા ધર્મોનું એમને નિરૂપણ કર્યું છે પણ જે પરમહંસને પ્રિય છે એનું એ ધર્મોનું નિરૂપણ એમણે નથી કર્યું જોકે ચોથા આશ્રમના ધર્મો અને અવધૂતના ધર્મોનું નિરૂપણ કરેલ છે છતાં પણ તે ધર્મો તેઓને પ્રિય નથી કારણ કે તે ધર્મોમાં ઘણો દુઃખ અને સાર થોડો છે ચતુર્થ આશ્રમ જે છે સંન્યાસ આશ્રમ એના ધર્મો અને અવધૂતના ધર્મો નું એમને નિરૂપણ કર્યું છે એ નિરૂપણની વાત આવી કે નિરૂપણ નથી કર્યું તો કે ના નિરૂપણ આ ધર્મોનું કર્યું છે જે નતું કરવાનું એ ધર્મોનું કર્યું છે નિરૂપણ પણ એ ધર્મનું નિરૂપણ કહીને બી વ્યર્થ છે કે કારણ કે એ ધર્મનો અર્થ જે છે એ દુઃખ અને એનો સાર કઈ નથી એમ ભારતના અનુશાસનિક પર્વમાં તેઓનું પણ નિરૂપણ કરેલું છે એમ જણાય તેથી ઘણા પ્રકારે શબ્દ યોજેલ છે એટલે મહાભારતનું જે અનુશાસનિક પર્વ જે છે તેમાં એનું નિરૂપણ આવે છે આ બધા જે ચતુર્થ આશ્રમના ધર્મો છે એનું નિરૂપણ આવે છે એ ઘણા એટલે અહીંયા ઘણા પ્રકારે શબ્દ યોજેલો છે ભગવાનના સંબંધ વાળા ધર્મો તો સ્વતંત્ર છે એટલે ભગવાનના સંબંધ વાળો જે ધર્મ જે ધર્મો જે એમને નિરૂપણ નથી કર્યા એ સ્વતંત્ર છે તેઓને બીજાના પેટા ધર્મ તરીકે કહેલા હોય તે તે ન કહ્યા જેવા જ છે અહીંયા કંઈક થોડીક મિસ્ટેક લાગે છે પણ મને એનો અર્થ એવો લાગે છે કે ન કહ્યા જેવા જ છે એટલે જે ભગવત સંબંધ વાળા ધર્મો જે સ્વતંત્ર ધર્મ છે એને તમે પેટા ધર્મ તરીકે જો નિરૂપણ કરશો તો એ નહીં કયા બરાબર છે કારણ કે એનું તો મુખ્ય રૂપથી જ નિરૂપણ થવું જોઈએ પેટા ધર્મના રૂપમાં એનું નિરૂપણ થવું ન જોઈએ કારણ કે અનુશાસનિક પર્વમાં તેઓનું કાલ વગેરે પેટા ધર્મ તરીકે નિરૂપણ કરેલું છે અહીંયા બતાવે છે કે ભાઈ પેટા ધર્મ તરીકે નહીં ચાલે એમ પરમના હંસો તે પરમ હંસો અથવા પરમ અને તે હંસો એવા સમાસ પ્રમાણે પણ તેમનું ઉત્તમપણું ભગવદીયપણાને લીધે જ છે એટલે જે આ જે પરમહંસના જે ધર્મો છે એનું ઉત્તમપણું તેને કારણે છે તો કે તે ભગવદીય પ્રાણા ભગવદીયપણાને લીધે છે કારણ કે એ પ્રિય છે પરબ્રહ્મને એટલે અચ્યુતને પ્રિય છે એટલા માટે એ એ એ ઉત્તમ છે બીજા ધર્મો પરમહંસપણું પ્રાપ્ત કરાવનારા છે પરંતુ પરમહંસપણું પ્રાપ્ત થયા પછી ભગવાનના સંબંધ દ્વારા જ ધર્મો પ્રિય થાય છે બીજા ધર્મો જે છે એ પરમહંસપણું પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે પરંતુ પરમહંસપણું પ્રાપ્ત થયા પછી ભગવાન સંબંધ વાળા ધર્મો પ્રિય થાય છે કારણ કે ભગવાન પરમાત્મા છે જેમ ગંગાનું દર્શન થયા પછી ગંગા દેવતાનું દર્શન કરવાની ઈચ્છા થાય છે તેમ આત્માનું જ્ઞાન થયા પછી પરમાત્માના દર્શન કરવાની ઈચ્છા થાય છે એટલે અહીંયા કે આનું ઉદાહરણ ગંગાના ઉદાહરણથી સમજાય છે કે ગંગાજીનું દર્શન થાય પછી આપણા મનમાં ઈચ્છા એવી થાય કે ભાઈ એ દેવતાનું જે આદિદૈવિક સ્વરૂપ જે છે એનું દર્શન કરવાની ઈચ્છા થાય એમ આત્માનું જ્ઞાન થયા પછી પરમાત્માના દર્શન કરવાની ઈચ્છા થાય છે ઈચ્છા ભગવાન થી જ પૂર્ણ થાય છે અને આજે આદિદૈવિક સ્વરૂપનું દર્શન ત્યારે જ થાય કે જયારે તમારો ધર્મ જે છે એ ભગવત સંબંધ ભગવત સંબંધ વાળો થાય તો જ તો જ એની પૂર્ણતા છે એટલે ત્યારે જ એ આધિદૈવિક સ્વરૂપનું દર્શન થશે કે તમે આચર્યો ધર્મ ભગવત સંબંધ વાળો હોવો જોઈએ છતાં આ ઘણો આગ્રહ શા માટે એવો પ્રશ્ન થાય તેથી તેઓ તેઓ અચ્યુતને પ્રિય છે એમ કહેલું છે એટલે આટલો આગ્રહ શા માટે એટલે આ બાબતમાં કે ભાઈ ભગવત સંબંધી ધર્મો જ પૂર્ણ થાય એવો આગ્રહ શા માટે પ્રશ્ન થાય છે કે इतना भाटे के ये धर्मो जे श्री भगवान ने प्रिय छे। क्यों એટલે એ ધર્મો જે શ્રી ને પ્રિય છે. એટલે એટલે એ ધર્મો જે છે ભગવાન ને પ્રિય છે. એટલે એક ને એક વાર ફરી વખત રીપીટ કરી રહ્યા છે. કારણ કે જો ભગવાન સુધી પાછાડે છે. કારણ કે એ ધર્મો જે છે એ ભગવાન સુધી પાછાડે છે. જો તે પરમહંસ હોય તો પણ પરંપરાથી ને પ્રિય થતા હોવાથી તેમની પ્રિયતા ગૌણ છે અને જો એ ધર્મો એ જે ધર્મો જે છે પરમહંસો હોય તો પણ પરંપરાથી ભગવાનને પ્રિય થતા હોવાથી તેમની પ્રિયતા ગૌણ છે આ મને સમજાતું નથી ભગવાનના સંબંધ વાળા ધર્મો ભગવાનને અને ભગવતીઓને પ્રિય છે એવો અર્થ છે અને ભગવાનના સંબંધ વાળા જે ધર્મો જે છે એ ભગવાનને અને ભગવતીઓને પણ પ્રિય છે એવો અર્થ છે કોઈને કઈ હોય આમાંથી યસ પ્રણામ જીજી જીજી આપનો અવાજ થોડો ધીમો આવે છે અને જીજી એમ કહેતી હતી કે ત્રીસમાં શ્લોકની આપણે આપણે કહ્યું હતું ને કાલે કે ચર્ચા કરીશું તો એ કંઈ કરવાનું નથી કે ચર્ચા એની શરૂ કર્યા પહેલા તારે કેવું જોઈએ ને ચાલુ થઈ ગયો પરમિશન લઈ લે આપે તો કરો એવું નહીં જે બધાને બધાને થઈ ગયું છે ક્લિયર એટલું શ્લોક જે હાર્ડ હતું ને થોડું એટલા માટે એટલે અમુક નતા સમજાતા હા બોલ તને શું સમસ્યા છે બતાવી દે ને સર એટલે અહીંયા જે આત્માની અહીંયા ડેફિનેશન એમને જે મનોમંથન હતું એમને એ કરતા હતા તો જે આત્મા એનો એક આત્મા જે છે એ કેવો છે કે સર્વશક્તિ વાળો બી બતાવ્યો છે ને બ્રહ્મના તેજ વાળો પણ બતાવેલો છે અને બીજી તરફથી એને જે ફળ પ્રાપ્ત થવાનું છે ને એ ફળ પ્રાપ્ત નથી થયું એટલે એને સાર રહિત કયો છે તો એના માટે જે નીચે છે ને એ નીચેના પેરેગ્રાફમાં આખા મન માટેની જ ડેફિનેશન આપી છે આત્મા માટેની તો એ નથી સમજાતું કે એમને અલગ અલગ રીતે જે ડેફિનેશન કરી છે ને યોગી તરીકે બતાવ્યા છે નૈયાયિકોને કહ્યું છે અને પછી દેહના અભિમાન તરીકે એમને જે બતાવ્યું છે આત્માનું ઉપાધિપણું તો એ બે ત્રણ વસ્તુ છે જે ક્લિયર કરવાની હતી કે આમ જે સમજ્યા છીએ આવી જ રીતનો એનો અર્થ છે કે નહીં એમ આપણે કરીશું જે કાલે કરીશું એમ કરી લો ચર્ચા આ બધા જે પ્રશ્નો છે એ દૈત્યો આત્મા એ જે મૂળમાં પદનો પ્રયોગ થયો છે એમાંથી પ્રશ્નો ઉભા થયા છે મેં સહયોગી આત્મા દેહ એટલે શરીર અને દૈહ્ય એટલે શરીર સંબંધી હોય તે મારો આત્મા શરીર સંબંધી છે શરીર સંબંધી મતલબ દેહાભિમાની દેહાભિમાની છે એટલે શું કે બ્રાહ્મણ દેહ ની અંદર બ્રાહ્મણ નો આત્મા અવાજ નથી આવતો પંકજભાઈ જે હા એ વિદ્યાપીઠ ઉપર અવાજ નથી આવતો સ્પષ્ટ નથી કશું સંભળાતું પંકજભાઈ ના અવાજમાં પંકજભાઈ તો બોલી જ નથી રહ્યા અત્યારે તો હું બોલી રહ્યો છું આપણો પણ જે અવાજ નથી આવતો તો અહીંયા તો સ્પષ્ટ આવે એમને હા હવે તમારો આવે અને અંજલિ આપનો અવાજ થોડો ધીમો જ છે હા હવે તો શું કરી શકીએ એટલે સમજાય છે એટલે એક જણ હોય ને તો એમના પાસે ફોન હોય ને તો એ સાંભળી શકે છે પણ આવી રીતે આ વિદ્યાપીઠમાં જે રીતે ગ્રુપમાં બેઠા હોય ને તો નથી સંભળાય એવું પોસિબલ બહુ ધીમે આવે છે અવાજ સારું એટલે મારો દૈહી આત્મા એ અસંપન્ન હોય એવું જાણે છે અસત્તમ જાણે થઈ ગયો હોય અસત હોય એવું જણાય છે જબકી આત્મા કેવો છે કે જે બ્રહ્મ વર્ચસ્વી છે અહીંયા વ્યાસજી શા માટે દૈહી પદનો પ્રયોગ કરી રહ્યા છે એના સંબંધમાં આ બધા અલગ અલગ ઋષિ મહાપ્રભુજી અભિપ્રાય બતાવ્યા છે કે આત્માની જે ઉપાધિઓ છે એ ઉપાધિના ભેદથી આત્મામાં ભેદ જણાય છે વસ્તુત આત્મા તો બ્રહ્મનો અંશ છે આત્માની ઉપાધિ શું હોઈ શકે તો એક દેહ છે એ ઉપાધિ છે એટલે બ્રાહ્મણ નો આત્મા હોય તો એ હું બ્રાહ્મણ છું એવી જાતનો આત્મા સમજે છે પોતાને એટલે દેહનો અધ્યાસ આત્માને થાય છે એટલે બ્રહ્મણ દેહે એવ આત્મનો બ્રાહ્મણો અહમ ઇતિ બુદ્ધિ એવી રીતે માનસશ્ચ યોગી ભવતી અન્નમયત્વા બીજું મન સંબંધી અભિમાન પણ હોય છે મન જે છે એ અન્નમયમ હિ સૌમ્ય મન એમ વેદ કહે છે તે અનુસાર જે પ્રકારનું અન્ન આપણે ગ્રહણ કરીએ છીએ તે અનુસાર અન્ન બને છે તો અન્નને કારણે પણ આત્માનો કોઈક એક ઉપાધિ અન્ન શું મનને કારણે આત્માની ઉપાધિ બદલી જાય છે એટલે નૈયાયિકોનો સિદ્ધાંત છે એને અહીંયા શ્રી મહાપ્રભુજી યાદ કરી રહ્યા છે એ જ રીતે અગ્નિવત સંક્રમણે નવા એટલે જેમ લોખંડના ગોળામાં તપાવવાને કારણે અગ્નિનો સંક્રમણ થઈ જાય છે એવી રીતે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ વગેરે છે એનું સંક્રમણ આત્મામાં થઈ જતું હોય છે તો આવી જુદી જુદી રીતથી આત્માને ને ઉપાધિ લાગે છે એ બધી વાતોને વ્યાસજીએ દૈહ્ય એ પદ્ધતિ સમજાવી છે આમાં કઈ ન સમજાયું હોય તો કહો એ જે પેલું આપેલું છે ને એમાં એની ફૂટનોટમાં શરૂઆતમાં ભાવ તિરોહિત થયાનું કહ્યું છે એટલે એટલા માટે એને ફળ પ્રાપ્ત નથી થતું એટલે કે દેહને આત્મા એ બંને જુદો લાગે છે એમ અને બીજામાં જે વાત કરી છે ને મન એટલે યોગી માટેની જે વાત કરી છે ને એમાં બી એવું કીધું છે કે યોગીઓના મતમાં પણ પુરુષો જુદા જુદા હોવાનો સ્વીકાર થયેલો હોવાથી તેનાથી પણ સર્વાત્મ ભાવ થતો નથી પણ અહીંયા સર્વાત્મ ભાવ થતો નથી એમ કેમ કહ્યું કારણ કે એમમાં તો એ ત્યાં સુધીનું એમનું લેવલ જ નથી ને યોગી યોગમાં તો એ તો કહી રહ્યા છે તો એટલે શરૂઆતમાં ભાવની તો પછી વાત મૂકવાની જ ક્યાંથી આવે છે એમનું તો લેવલ જ એમનો આત્મામાં એટલે એનો સ્ટુડન્ટમાં બસ એનો આત્મામાં સાક્ષાત્કાર થઈ જાય બસ તો આત્મા આત્મા સાથે ભળી જાય ત્યાં સુધીની એની સિદ્ધિ છે પણ એમાં પાછું એમાં એમ કેમ કીધું છે કે એ લોકો પાછા જુદા જુદા પુરુષ તરીકેનો સ્વીકાર કરે છે એટલે એમાં પાછું અલગ અલગ હોય છે જે એમ કંઈ આ તો એક જ જાણીએ છીએ હું તો એક જ જાણું છું જે એમાં કે આ રીતનું એમનો લય હોય છે એમ લાસ્ટમાં છે આમાં સરવાકુ ભાવામાં છે સુબોધનીજીમાં તો નથી કદાચ સુબોધનીજી ફૂટનોટમાં છે જે બીજી ત્રીસમો શ્લોક છે પંદમાં માનસ વ્યાસ યોગી હતા અને યોગીના આત્મા માનસ હોય છે પણ યોગિયાના યોગીઓના મતમાં પણ પુરુષો જુદા જુદા હોવાનો સ્વીકાર થયેલ હોવાથી તેનાથી પણ સર્વાત્મ ભાવ થતો નથી હા તો આમાં શું અસ્પષ્ટતા છે એટલે યોગીઓના મતમાં પણ જે પુરુષો જુદા જુદા હોવાનો સ્વીકાર થયેલો હોવાથી આ વસ્તુ એક સમજાતી નથી અને બીજું એમાં સર્વાત્મ ભાવનું લેવલ તો એમાં હોતું જ નથી ને એમાં તો એનું ચિદન સાથે મળી જાય છે એટલે એ એનું લઈ એટલે લાસ્ટમાં એની એ સ્થિતિ હોય છે તો આમાં જુદા જુદા પુરુષો પણ એ લોકોએ તત્વ તરીકે સ્વીકાર કર્યા છે એવું એટલે એમાં કયા કયા છે એમ એ જાણવું છે જે એવું તો મને નથી ખબર એટલા માટે પુરુષ એટલે ચૈતન્ય પણ જુદા જુદા કીધા છે જુદા જુદા એટલે કે ઘણા બધા છે કઈ હા પ્રતિ શરીર તો પુરુષ તો જુદા જુદા છે ને એક આત્મા જ હોય ને જે એમનું છેલ્લે એમનું જે ગોલ છે એ તો એક જ એ આત્મામાં જ એમનું સાક્ષાત્કાર થઈ જાય બસ એટલું જ હોય છે ને તો પછી અહીંયા જુદા જુદા કીધું તો પછી ઘણા બધા તત્વોને સ્વીકારતા હોય એવું એવું ડેફિનેશન સમજાય એમ પ્રતિ શરીર આત્મા ભિન્ન ભિન્ન છે પ્રતિ શરીર હા જેટલા શરીર છે એટલી આત્મા છે તો જુદા જુદા છે હા એમ જુદા જુદા એ વસ્તુ બેસી ગઈ છે એમ બરાબર છે પણ એમનો જે ગોલ જે પ્રાપ્ત કર્યો એના માટે અલગ અલગ છે મને એવું કારણ કે અહીંયા એવું કે છે ને કે યોગ્યોના મતમાં પણ પુરુષ અહીંયા પુરુષોથી આપ જીવ કહી રહ્યા છો જે અને હું પુરુષ તરીકે તત્વ ને લેતી હતી જે લાસ્ટ ટાઈમનું હોય સિદ્ધ એટલે સિદ્ધિનું લેવલ ગોલ પુરુષ એટલે જીવ બીજું કઈ બરાબર હા તો બરાબર છે આ બસ એના પછીના શ્લોકમાં એકત્રીસમાં શ્લોકમાં જે કહ્યું ને પરમહંસ પણ એક મિનિટ પ્રીતિબેન ત્રીસમાં શ્લોકમાં હા પૂછી લો બોલો ત્રીજી ફૂટનોટ છે ને યોગીઓના મતમાં પુરુષ તો વ્યાપક હોવાથી ભેદ રહેતો નથી એટલે હમણાં અમને કહ્યું નીતાએ કહ્યું એમાં જે જે કહ્યું ને કે પુરુષ જુદા જુદા હોય છે એટલે એક પ્રતિ શરીર આત્મા અલગ અલગ હોય છે પછી અહીંયા પુરુષ વ્યાપક કહ્યું એટલે કેવી રીતે ત્રીજામાં ત્રીજી ફૂટનોટમાં યોગીઓના મતમાં પુરુષ વ્યાપક હોવાથી ભેદ રહેતો નથી એટલે આ જે બીજો મત છે એ નૈયાયિકો નો લઈ રહ્યા છે મન અન્નમય હોવાથી અથવા નૈયાયિકો ની જેમ મન જુદા હોય છે તેથી અથવા મનના અધ્યાસથી અથવા અગ્નિની જેમ મનમાં પ્રવેશ કરવાથી જુદા જણાય છે એટલે પ્રતિપુરુષ જે ભિન્નતા છે એ મનની ઉપાધિ વશાત એની ભિન્નતા છે આમાં બે પ્રકારના વિચારો છે એક તો આત્મા એક જ છે પણ ઉપાધિના ભેદથી એમાં ભેદ જણાય છે અને એક મત એ છે કે અંશો નાના વ્યપદેશાત તે અનુસાર પ્રતિ શરીર આત્મા ભિન્ન ભિન્ન છે તો વ્યાસજી જયારે વ્યાસજી પોતે યોગી પણ છે પોતાને એમ કહી રહ્યા છે કે હું દૈહ્ય આત્મા છે મારો તો આને કઈ રીતે સમજવું જોઈએ તો બંને દૃષ્ટિથી જે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે આને દેહાભિમાનના રૂપમાં પણ સમજી શકાય છે બધી શરીર આત્માને ભિન્ન ભિન્ન માનીને પણ આ વાતને સમજી શકાય અને જો કોઈ યોગના સિદ્ધાંત અનુસાર વ્યાપક માનતો હોય તો વ્યાપક માનતા હોય તો એને શરીરની ઉપાધિથી આત્માનો ભેદ આપણે સમજી શકીએ તો એ કોઈ પણ દૃષ્ટિકોણથી આને સમજવું હોય તો આ વચનને સમજી શકીએ છીએ કે મારો આત્મા દૈહ્ય છે દેહ સંબંધી છે કે દેહાભિમાની છે અને એકાદ જે અંતઃકરણના દેહના અભિમાન વાળો છે એના દેહના સંબંધ વાળા વિષયો પ્રાપ્ત કરીને પ્રસન્ન થાય એ સમજે અંતઃકરણના અભિમાન વાળો તો એના વિષયો પ્રાપ્ત કરીને એટલે અંતઃકરણના વિષયો કયા કહેવાય અંતઃકરણના વિષયો એની વૃત્તિઓ છે એ મલબુદ્ધિ ચિત્ત અહંકાર આ ચતુર્ગ્રંથિ અંતઃકરણ છે તો સંશયો વિપર્યાસો નિશ્ચય સ્મૃતિરેવ स्वाप इत्युच्यते બુદ્ધેર લક્ષણમ વૃત્તિતા પૃથક આ બધી બુદ્ધિની વૃત્તિઓ છે સંશય વિપર્યા નિશ્ચય સ્મૃતિ સ્વપ્ન એના વિષય છે એ વૃત્તિઓ બને છે એટલે ઇન્દ્રિયો સાથે વિષયનો સંસર્ગ થાય અને વિષયના સંસર્ગ પછી એ મન સાથે એનો સંબંધ થાય ત્યારે અંતઃકરણ છે એની વૃત્તિઓ દ્વારા એને પોતાનો વિષય બનાવે છે કેમ કે બાહ્ય વિષયો છે સીધા અંતઃકરણને સ્પર્શતા નથી એટલે બ્રહ્મ સંબંધમાં પણ આપણે પ્રભુને એ વાત કહીએ છીએ ને કે દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ અને એના ધર્મો પણ એ બધું હું આપને સમર્પિત કરું છું તો અહીંયા એ ધર્મ જે છે એને અહીંયા વૃત્તિ શબ્દથી કહેવામાં આવ્યા છે જીજી એ શ્લોકમાં જે અહીંયા કહ્યું ને પહેલી ફૂટનોટમાં આજે આપણે હમણાં સમજાવ્યું ને કે આત્માઓની ઉપાધિના ભેદથી જુદાઈ મનાય છે એ એ અંતર્ગત ફૂટનોટમાં એવું કહી રહ્યા છે કે દેહમાં રહેલા વગેરે શબ્દોથી સર્વાત્મ ભાવ તિરોહિત થયાનું જણાવે છે એટલે અહીંથી ફલ પ્રાપ્ત ન થયેલ હોવાનું જણાવ્યું તો સર્વાત્મ ભાવ તિરોહિત એટલે હજુ ફલ તો પ્રાપ્ત થયું નથી તો સર્વાત્મ ભાવનું તિરોહિત થવું એટલે શું અહીંયા સમજાવી રહ્યા છે એ એટલે એવો આશય લાગે છે કે વ્યાસજીને આટલો પુરુષાર્થ કર્યા પછી પણ અંતઃકરણ પ્રસન્ન નથી થયું એનો અર્થ એ છે કે એમનો દેહાભિમાન હજી શીથલ નથી થયો અને એને કારણે એમને સર્વત્ર ભગવત ભાવની સ્ફૂર્તિ થઈ નથી રહી એ એને અહીંયા સર્વાત્મ ભાવ શબ્દથી કહેવામાં આવતું હોય એવું જણાય છે જી જી જી હવે પછીના શ્લોક નું પૂછું પૂછજો પછી આગળ લો ના શ્લોક નું પૂછી લઉં પૂછી લો હા એમાં જે જે આ પરમહંસપણું જે કીધું ને તો એ ભગવત સંબંધ પહેલાની અવસ્થા છે એવું એટલે ભગવાનના સંબંધ ભગવદીયત્વ એટલે પ્રભુના જે આપણે જે શું કહેવાય આત્મનિવેદન ભક્તિ કહીએ કે પ્રભુ ના થઈ જવું એ પહેલાની અવસ્થા કહેવાય આ પરમહંસપણું આ તો એ નિરૂપણ જે બધા કર્યા ધર્મો ધર્મ ધર્મના બાબતમાં જ છે આ એમનું જે એ છે ને હજી ભગવાનનો ને એ તો આત્મ સાક્ષાત્કાર કે આત્મનિવેદન તો હજી બહુ દૂરની વાત છે હજી તો ધર્મો એમને જે આચર્યા કે ધર્મો જે કહ્યા એની એ લેવલની જ વાત ચાલે છે અહીંયા એટલે મૂળ આ જે શ્લોકમાં શું છે કે માણસને જે અધિકાર પ્રાપ્ત થયો છે એનાથી જો ન્યૂન કાર્ય કરો તો પણ તમને આત્મજ્ઞાની આત્મજ્ઞાની થાય એ એ ઉપર વધારે ફોકસ છે જે વ્યાસજી જે છે ને વ્યાસજીને આ પ્રોબ્લેમ કેમ થયો કે મને ફલ કેમ અનુભવાતું નથી અંતઃકરણમાં તો એનું અહીંયા કારણ બતાવી રહ્યા છે કે તમને જે ધર્મ કહેવાના હતા એ ધર્મ તમે કયા નહીં અને જે કયા એ ધર્મ કયા તો પણ તમે પેટા ધર્મ તરીકે કયા તો એ જે છે ને ગૌણતા જે ભગવત ધર્મની જે ગૌણતા આવી ને એને કારણે એ ફલથી વિમુખ થઈ રહ્યા છે અહીં વસ્તુ એટલી જ કહેવા માંગે છે આ ઇન શોર્ટ છે એનું એટલે એટલે જે તમે કહો છો ને હજી આત્મનિવેદન કે એ એ લેવલનું છે જ નહીં ધર્મ ધર્મ લેવલ્સ ઉપર જ વાત ચાલી રહી છે હા એટલે એ બરાબર છે એટલે જે ભગવત ધર્મોની વાત કરી ને કે ભગવાનના સંબંધ વાળા ધર્મો એટલે પ્રભુ તરફ લઈ જનારા ધર્મો કે જે ભગવાન સુધી પહોંચાડે છે એ ની વાત છે તો આ પરમહંસપણું એટલે એ પહેલાની અવસ્થા છે એમ જ પૂછું છું હા એટલે એમને એમને પાછા આચર્યા છે બધા આ બધા પરમહંસ ના જે ધર્મો છે ને એમને પોતે આચર્યા છે એવું નથી એમને પોતે કરી ચૂક્યા છે બધા ધર્મો પરંતુ એમનો અધિકાર શું હતો આ ધર્મોનું નિરૂપણ કરવાનો એમને અધિકાર આપ્યો હતો ભગવાને કે ભાઈ તમે આ જે ધર્મો જે છે એનો તમે નિરૂપણ કરો એ નિરૂપણ ન કર્યું એમને એમને આચરીને છૂટા થઈ ગયા એટલે એટલા માટે તકલીફ થઈ એમને ખરેખર એમનો અધિકારથી ન્યૂન કાર્ય કર્યું છે એમને એટલે જો વ્યક્તિ અધિકારથી ન્યૂન કાર્ય કરે તો એને આ આત્મપીડા થઈ શકે આવી એવું એવું કહેવા માંગે છે અહીંયા હા એટલે પરમહંસપણું નો અર્થ શું થાય એમ પરમહંસપણું એટલે ભગવાન ને પ્રિય પ્રિય થવું એ પરમહંસપણું કહેવાય એ એવા ધર્મો કરીને ભગવાનને પ્રિય થવું એ પરમહંસપણું પ્રાપ્ત થયું કહેવાય ભગવાનને ગમતા જે ભગવત સંબંધી ધર્મો છે એ કરતા કરતા ભગવાનને પ્રિય થવું એ પરમહંસપણું પ્રાપ્ત થયું કહેવાય એવું મને આ શ્લોક ઉપરથી લાગે છે મેં એની કોઈ બીજી વ્યાખ્યા નથી વાંચી પણ આ શ્લોકમાં જે રીતના અર્થ એટલે આમ તો આપણે જો ને સંન્યાસીઓમાં બી સંન્યાસીઓની અવસ્થામાં બી પરમહંસ આવે છે ને સંન્યાસીઓની ચાર જે પેલી કેટેગરી એટલે મને પરમહંસ નો મિનિંગ જાણવો હતો ખાલી આ પદ છે પરમહંસ ને શ્રી મહાપ્રભુજીએ સ્વયં વ્યાખ્યા કરી છે પરમાશ્ચ તે હંસાશ્ચ એટલે જે પરમ છે જે હંસ છે તે એટલે પરમાત્મ ભગવતીયત્વે નૈવ ભગવતીયતા છે એ પરમતા છે પરમહંસત્વ સાધકા એવ અન્ય ધર્મ તાત્પર્ય એ છે કે પરમનો અર્થ ભગવાન છે અથવા ભગવતીય એમ બંને અર્થ અહીંયા લઈ રહ્યા છે તો વ્યાસજીએ બીજું ઘણું બધું નિરૂપણ કર્યું છે પરંતુ ભગવત સંબંધી યા ભગવદીઓ સંબંધી ધર્મો છે એનું નિરૂપણ નથી અવધૂત નો અર્થ શું થાય ચોથા આશ્રમ ના ધર્મો અને અવધૂતના નું નિરૂપણ કરેલ છે અવધૂતો અવધૂતોપાખ્યાન શ્રીમદ ભાગવતમાં છે અને આમાં પણ ચતુર્દાસ અહીંયા કીધું છે કે જો તેઓ પરમહંસો હોય તો પણ પરંપરાથી ભગવાનને પ્રિય થતા હોવાથી તેમની પ્રિયતા ગૌણ છે એ થોડું નથી સમજાતું હા બોલો ક્યાં છે નીચેથી છેલ્લી બે લાઈન ક્યાં છે નીચેથી છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી બે લાઈન છે જો તેઓ પરમહંસો હોય તો પણ પરંપરાથી ભગવાનને પ્રિય થતા હોવાથી તેમની પ્રિયતા ગૌણ છે અવાજ નથી આવતો હલો હા અહીંયા પંકજભાઈ નીચેનો પેરેગ્રાફ છે ને બીજો પેરેગ્રાફ સંભળાય છે અવાજ હા હવે આવ્યો છતાં ઘણો આગ્રહ શા માટે હા એ પેરેગ્રાફમાં છેલ્લી બે લાઈન છે જો તેઓ પરમહંસો હોય તો પણ પરંપરાથી ભગવાનને પ્રિય થતા હોવાથી તેમની પ્રિયતા ગૌણ છે એ નથી સમજાતું એનો તાત્પર્ય એ છે કે પરમહંસનો અર્થ છે મોક્ષ માર્ગી અક્ષરોપાસક એટલે આગળ એ પરમહંસ છે છતાં પણ એ એમની ભગવદ નિષ્ઠા સાક્ષાત નથી પણ પરંપરાયા છે પરંપરાયા એટલે અક્ષર દ્વારા એટલે એમની ગૌણતા છે એમ કહેવાય રહ્યા છે અવધૂત તો એક વિભૂતિ છે ભગવાન ની એમનું નામ છે નામ છે સાંભળ્યું એમાં હું શું કરી આગળ લેવું છે એવું છે કરો પ્રશ્ન હવે આગળનો શ્લોક કરું છું બત્રીસમો તસ્યૈવમ ખિલમ આત્માનમ મન્ય માનસ્ય ખેદ્યત કૃષ્ણસ્ય નારદોભ્યાગાત આશ્રમમ પ્રાગ ઉદાહરતમ એટલે હવે આ રીતે વ્યાસજી એમને જે સંતોષ ના થયો વેદનું વિભાગ કર્યું ને એ બધાથી તો એના વિષયમાં પોતે બે શ્લોક થી એમણે જે કારણોનું ચિંતન કર્યું કે શું કામ એમને એ જાતનો સંતોષ ના થયો આટલું બધું કાર્ય કર્યા છતાં પણ એના સંદર્ભમાં એ હવે એને આગળ એ પ્રસંગને કન્ક્લુડ કરે છે અહીંયા કે તે કૃષ્ણ એવી રીતે પોતાને ન્યૂન માનતા ખેદ કરતા હતા ત્યારે પહેલા કહેલા આશ્રમે નારદ આવ્યા એટલે હવે એ જ્યાં વિરાજીને સરસ્વતીના તટ ઉપર મતલબ એકાંતવાસ કરીને જ્યાં એ ચિંતન કરી રહ્યા હતા એ સ્થાન ઉપર નારદજી આવ્યા એટલે વ્યાસજી એ જાતનું ચિંતન એમણે એ બે શ્લોકમાં જેવી રીતે નિરૂપણ આવ્યું કે એમને એવું લાગ્યું કે મારામાં કોઈ જાતની કમી છે કે મેં જે કાર્ય કર્યું છે એની અંદર કોઈ જાતની કમી છે જેના કારણે એમને એ જાતનો સંતોષ ન થઈ શક્યો એટલે એવું વિચારીને એમને એ ખેદ કરી રહ્યા હતા ત્યારે ત્યાં નારદજી આવ્યા પાખંડ નથી એમ અને મુખ્ય ભાગવત ધર્મોમાં દ્રઢ વિશ્વાસ છે એમ જણાવવા આશ્રમ શબ્દ યોજેલ છે આવા વિષયમાં નારદનો અધિકાર હોવાથી તે પ્રથમ આવ્યા એમાં શ્લોકથી કહે છે એટલે માં એવું કીધું છે કે આવા એટલે યોગ્ય જ્ઞાન આપવાના પ્રકાશ માં યોગ્ય જ્ઞાન દાન રૂપે બદલે યોગ્ય જ્ઞાન દાન રૂપે એવું જોઈએ હોવું જોઈએ એમ જણાય છે એટલે યોગ્ય અજ્ઞાન દાન રૂપે એ શબ્દને બદલે યોગ્ય જ્ઞાન દાન રૂપે હોવું જોઈએ એવું કીધું છે એટલે એ વ્યાસજીને જે જાતનું એ ખેદ કરી રહ્યા છે એ વિષયમાં એમના અજ્ઞાનને દૂર કરવા માટે અને જ્ઞાન પ્રદાન કરવા માટે નારદજી એ ઉત્તમ કોટીના ભક્ત છે એટલે એ ત્યાં વધારે છે આ મને પાખંડ નથી એમ અને મુખ્ય ભાગવત ધર્મોમાં દ્રઢ વિશ્વાસ છે એમ જણાવવા આશ્રમ શબ્દ યોજેલ છે એટલે આશ્રમથી મને એવું આમાં સમજાય છે કે એમણે જે એકાંતવાસ કરીને તે પોતાને સંતોષ ના થયો એ વિષયમાં ચિંતન કરે છે તો એનાથી એ પ્રૂવ થાય છે કે એમને ભાગવત ધર્મમાં દ્રઢ વિશ્વાસ છે ને એ પાખંડ નથી કરી રહ્યા એટલે એમને જે સંતોષ નથી થઈ રહ્યો એ વિષયમાં એ સિરિયસલી જાતનો વિચાર વ્યાસજી એવું કરે છે કે આવું કેમ થયું અને અંતે જે લાસ્ટ શ્લોકમાં પંકજભાઈએ જેનું નિરૂપણ કર્યું એમાં એવું આવ્યું કે ભગવાનના ભક્તોના ચરિત્રો અને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ નથી કર્યું એના કારણે એમને સંતોષ ન થયો તો એ વિષયમાં એમણે જે ચિંતન કર્યું એના માટે આશ્રમ શબ્દ યોજ્યો છે છિન્નમ એટલે ન્યૂનમ ઉણપ વાળા વ્યાસ પોતે જ ભગવત ધર્મોનું નિરૂપણ કરે તો તો પહેલા કહેલા ભારત વગેરેમાં અને આ નિરૂપણમાં વિરોધ થવાથી પરસ્પર વિરુદ્ધ વચન વચનો કહેનાર તરીકે તે ખોટા ખોટા ઠરે આ વાત મને આમાં નથી સમજાઈ એટલે કે ભાગવત ધર્મોનું નિરૂપણ અગર ભારત વગેરેમાં પહેલા એમણે જે રીતે વૈદિક ધર્મોનું નિરૂપણ કર્યું છે એના સિવાય ભગવત ધર્મનું નિરૂપણ અગર વ્યાસજી પોતે કરે તો એ બંને જાતના નિરૂપણની અંદર વિરોધ આવી જાય એટલે એ બંને વચનો એકબીજાને જ કેન્સલ કરી દે એટલે મહાભારતની અંદર એવા કેવા મતલબ ત્યાં પણ જે રીતે ગીતાજીનો ઉપદેશ હોય કે અર્જુનની શરણાગતિ કે પાંડવોનું ભગવાન ઉપર વિશ્વાસ તો એ રીતે ભગવત ધર્મોનું તો નિરૂપણ ત્યાં આવે જ છે તો ભારતમાં કહેલા ધર્મોથી આનો વિરોધ કેવી રીતે થઈ જાય એ નથી તેથી ખેદ કરતા હતા પરંતુ નારદના વચનથી તેઓ ભગવત ધર્મનું નિરૂપણ કરે તો વિરોધ ન થાય એટલે એવું વિચારીને એમને ખેદ કરી રહ્યા હતા કે પરમહંસોના ચરિત્રનું નિરૂપણ એમણે નથી કર્યું એના કારણે એમને સંતોષ નથી થયો કેમ કે એનું સંબંધ એ મતલબ એ ભગવાનના ધર્મોનું નિરૂપણ એ ન કર્યું એમણે એટલે તેઓ ખેદ કરી રહ્યા હતા એટલે ત્યારે નારદજી ના વચનોથી અગર ભગવત ધર્મનું નિરૂપણ કરે તો મહાભારતમાં કહેલા એમના જે વચનો છે એનાથી વિરોધ ન આવે કૃષ્ણ એવા જેમના ધર્મો કહેવાના છે તેમના નામથી વ્યાસ ઉત્તમ વક્તા હોવાનું જણાવેલ છે એટલે કૃષ્ણ છે નારદો વ્યાગાદેવ મૂળમાં જે કીધેલું છે તો કૃષ્ણ નામ જે મતલબ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એ રીતે જે વ્યાસજીનું નામ છે તો કૃષ્ણ જે વિશેષણ છે એનાથી એવું સમજાવ્યું છે કે જેમના મતલબ ભગવાનના જે ધર્મોનું નિરૂપણ કરવા કરવા વાળા વ્યાસજી છે ને એવા એ ઉત્તમ વક્તા છે એ બતાવવા માટે કૃષ્ણ શબ્દ દ્વારા વ્યાસજીને સમજાવે છે અથવા કૃષ્ણના સેવક નારદ એવો સંબંધ લેવો અને બીજું અર્થ એનો એવી રીતે કે કૃષ્ણના જે ભક્ત નારદજી છે એ રીતે પહેલા કહેલા એટલે સરસ્વતીના તટ ઉપરના આશ્રમે આવ્યા એટલે જે એકત્રીસમાં સોરી ત્રીસમાં શ્લોકમાં આવ્યું કે એકાંતવાસ કરીને સરસ્વતી જે તીર્થ છે એટલે ત્યાં એના તટ ઉપર વિરાજીને ને એકાંતમાં એમણે એનું ચિંતન કર્યું એટલે એ આશ્રમ ઉપર વ્યાસજી એ ના જે વ્યાસજીને જે ચિંતા થઈ એની ચિંતાનું નિવારણ કરવા માટે એમને યોગ્ય જ્ઞાન દાન રૂપે એટલે એ યોગ્ય જ્ઞાનનું દાન કરવા માટે નારદજી ત્યાં બધા એટલે આમાં મહાભારત વિષયમાં એટલે કે આમાં એવું આવ્યું ને કે વ્યાસ પોતે જ ભગવત ધર્મોનું નિરૂપણ કરે તો તો પહેલા કહેલા ભારત વગેરેમાં અને આ નિરૂપણમાં વિરોધ થવાથી પરસ્પર વિરુદ્ધ વચનો કહેનાર તરીકે તે ખોટા ઠરે તો એમાં જેવી રીતે મહાભારત ની અંદર પણ ભગવદ ગીતા ગીતાનો ઉપદેશ આખું એની અંદર છે કે પાંડવો વગેરેને પણ ઠાકોરજી ઉપર જે શરણ મતલબ એમના પ્રત્યે શરણાગત હતા એ જતું નિરૂપણ છે તો એવી રીતે ભગવાનની મહિમા ભગવાનના મહાત્મ્યો તો નિરૂપણ ભારત મહાભારતમાં કરેલું જ છે તો પછી અગર વ્યાસજી પોતે ભગવત ધર્મોનું નિરૂપણ કરે તો મહાભારતમાં કીધેલા વચનોથી એનો વિરોધ કેવી રીતે થાય એ તો આગળ જ આવી ગયું ને કે મુખ્યતાથી નથી થયું એટલે ન થયા બરાબર છે પણ તો વિરોધ કેમ થાય મતલબ અગર વિરોધ એટલે હવે જો ભાગવત અંદર જે રીતે મુખ્યતાથી ભગવત ભક્તિનું નિરૂપણ કરવા જઈ રહ્યા છે ત્યાં ગૌણ છે એ જો પોતે જ પોતાની રીતથી કરી દે તો બે શાસ્ત્રમાં થયેલા એમના નિરૂપણ વચ્ચે વિરોધ આવી જાય ને પણ નારદજીના કહેવાથી કર્યું તો પછી એમના ઉપરથી આક્ષેપ રડી જાય એટલે મતલબ વિરોધ એ અર્થમાં કે એમણે પહેલા ભારતમાં એનું નિરૂપણ ન કર્યું કર્યું આટલા બધા શાસ્ત્રોમાં ગૌણતાથી કર્યું હવે મુખ્યતાથી અલગ આગળ એક અહીંયા આ જે છેલ્લે વચનો કહ્યું ને કે અહીંયા જે આ શ્લોકમાં છેલ્લે વચનો કહ્યા ને કે કૃષ્ણ એવા જેમના ધર્મો કહેવાના છે તેમના નામથી વ્યાસ ઉત્તમ વક્તા હોવાનું જણાવેલ છે અથવા કૃષ્ણના સેવક નારદ એવો સંબંધ લેવો આ વચન નહીં સમજાયા એટલે એમાં કૃષ્ણ નારદો વ્યાગાદ એ જે વચન છે એને સમજાવે છે કે એક તો કૃષ્ણ પદથી એવું અર્થ સમજી શકાય કે એમની પાસે નારદ પધાર્યા એટલે વ્યાસજી પાસે તો વ્યાસજી માટે જે કૃષ્ણ શબ્દનો ઉપયોગ કરેલો છે એનો અર્થ એવું છે કે એવા કૃષ્ણની મહિમા ના વક્તા મતલબ એમના મહાત્મ્યનું નિરૂપણ કરવા વાળા વ્યાસજી એ રીતે એને સમજવાનું કે જેનાથી વ્યાસજી ઉત્તમ વક્તા તરીકે એને પ્રૂવ કર્યા અને બીજું કૃષ્ણસ્ય નારદો વ્યાઘાત એ પદથી કૃષ્ણના ભક્ત નારદ એ અર્થ લઈ શકાય એટલે કૃષ્ણને યા તો તમે નારદ સાથે જોડો કે વ્યાસજી સાથે જોડો વ્યાસજી સાથે જોડો તો કૃષ્ણના નિરૂપણ કરનારા અને નારદજી સાથે જોડો તો કૃષ્ણના સેવા જી સમજાયું જી આગળ હા આગળનો શ્લોક કરો છો ખેદ દૂર કરવાની જિજ્ઞાસા વાળા વ્યાસનું કૃત્ય નીચેના શ્લોકમાં કહે છે એટલે હવે જે નારદજી પધાર્યા તો વ્યાસજીએ ત્યાં શું કર્યું તે જણાવે છે તમભિજ્ઞાએ સહસા પ્રત્યુત્થાયાગતમ મુનિ પૂજયામાસ વિધિવન નારદમ સુરપૂજિતમ મુનિએ તેમને ઓળખીને એકદમ ઊભા થઈને ત્યાં આવેલા દેવોએ પૂજેલા નારદનું વિધિ પ્રમાણે પૂજન કર્યું એટલે ત્યાં વ્યાસજી એકદમ ઊભા થઈ ગયા નારદજી પધાર્યા એટલે અને એ જે નારદ જે પૂજનીય છે એમનું એમણે ત્યાં વિધિ પ્રમાણે પૂજન કર્યું તેમને આ નારદ છે અથવા પોતાનું કાર્ય સિદ્ધ કરનાર છે એમ ઓળખીને એકદમ ઉઠવાનો સમય ન હતો તેવા સમયે પણ કસમયના અને ઉઠવાના ગુણ અને દોષને જાણનાર મુનિએ ઊભા થઈને વિધિ પ્રમાણે એટલે ગુરુજનના પૂજનનો જે વિધિ છે તે પ્રમાણે અથવા વિધિમિવ નારદે બ્રહ્માનું પૂજન કરેલ તે પ્રમાણે પૂજન કર્યું એટલે એમને ત્યાં નારદજી છે એમ ઓળખી ગયા અને એમનાથી હવે એમની જે ચિંતા હતી એ કાર્ય એમના દ્વારા સિદ્ધ થશે કે ચિંતાનું નિવારણ થશે એમ જાણી ગયા એટલે એ વખતે એકદમ ઉઠવાનો સમય ન હતો એટલે કદાચ ચિંતાગ્રસ્ત છે એના માટે વાપર્યો છે કે ચિંતાગ્રસ્ત હોવાથી એકદમ જલ્દી ઊભું નહીં થઈ શકાય છતાં પણ તેઓ એકદમ એવા સમય પણ ઊભા થઈ ગયા અને ઉઠવાના ગુણ અને દોષને જાણનાર મુનિએ એ નથી ખબર વિધિ પ્રમાણે એટલે ગુરુજનના પૂજનનો જે વિધિ છે તે પ્રમાણે એટલે જે વિધિ શાસ્ત્રમાં વર્ણવે તે પ્રમાણે એમને બ્રહ્મા નારદે બ્રહ્માનું પૂજન કરેલ તે પ્રમાણે પૂજન કર્યું એટલે નારદજીનું એમણે પૂજન કર્યું શુદ્ધ સત્વગુણ વાળાઓને પણ કંઈક જાણવા યોગ્ય હોય છે તેથી જ દેવોએ નારદનું પૂજન કરેલું તેથી જ વ્યાસે પોતે પણ પૂજન કર્યું તેથી આમાં કાંઈ અલૌકિક નથી એટલે પૂજન તો સર્વત્ર પ્રસિદ્ધ છે કે સત્વગુણ હોય શુદ્ધ સત્વગુણ હોય તેમણે પણ પૂજન તો કરવું જ જોઈએ એટલે એ પ્રમાણે એમણે પૂજન કર્યું વ્યાસજીએ એ કંઈ અલૌકિક નથી એટલે એમાં કોઈ વિશેષ નથી એમ સમજાવે છે એટલે મુખ્ય અધ્યાયમાં ઇતિહાસ પુરાણને જે વેદોને રચ્યા અને સ્ત્રી શૂદ્રને બીજોનો અધિકાર નહોતો તો એ બધાને માટે પણ ભારત રચ્યું છતાં એમને સંતોષ ન થયો અને ખેત કરતા ત્યાં આશ્રમ પાસે બિરાજતા હતા ત્યાં નારદજી પધાર્યા અને એમને આગળ પ્રશ્ન એટલે એમને ચિંતાનું કારણ પૂછીને ઉત્તર આપશે એ અધ્યાયમાં જે વર્ણન આવ્યું છે આજે જે ક સમયના ઉઠવાના ગુણ દોષને જાણનારી નથી ખબર હા એટલે સામાન્યતયા શિષ્ટાચાર એવો છે કે આપણે કોઈને ત્યાં જઈએ તો એ આપણને આવકારે તે પછી અંદર પ્રવેશ કરવો જોઈએ પણ અહીંયા તો આવી ધમક્યા એમ એવી રીતનું થયું છે એટલે વ્યાસજી ઉભા થાય અને આવો આવો બેસો બેસો કરે એના પહેલા જ તો પોતાના આત્મી જાણીને નારદજી અંદર પ્રવેશ કરી ગયા છે એનું કારણ એ કહી રહ્યા છે કે અકાલા વ્યુત્થાનયો ગુણદોષ દ્રષ્ટા એટલે ક્યારે અભ્યુત્થાન વગેરે કરવું ક્યારે ન કરવું એમાં એના શું ગુણ છે શું દોષ છે આ બધી વાતને એ જાણનારા છે એટલે જે સમયે જેને ત્યાં જઈ રહ્યા છીએ એ વ્યક્તિ આપણું ઉભા થઈને એને ઉચિત સત્કાર કરવા સમર્થ નથી એવું નારદજી જાણતા હોવા છતાં પણ વ્યાસજીના આશ્રમમાં જઈ ધમક્યા હા જય ચલો આજે અધ્યાય સંપન્ન થયો વ્યાસજીના સંબંધિત છે ને કાલે વ્યાસજીની પૂર્ણિમા પણ છે તો આપણા માટે બધા માટે આ બહુ સમયોચિત ચરિત્રનું અવગાન થયું છે કાલે વ્યાસ પૂર્ણિમા છે તો વ્યાસ વાણીનો પારાયણ બધાએ કરવું જોઈએ આજનો ક્રમ અહીંયા રાખી કાલે પાંચ